એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો આવો આવો ભટુરિયાઓ અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર હૈદરાબાદમાં બેઠા બેઠા હસ્તી વાર્તા સાંભળે છે આવો આવો હસ્તી બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ તમે આ વાર્તા તમારા ભાઈબંધ અને બહેનપણીઓને કહેજો દાદા દાદી ને મમ્મી પપ્પાને કહેજો વાર્તાનું નામ છે નવો રાજા એક હતું ગામ આ ગામમાં એક ઘરડા માજી પોતાના દીકરા સાથે રહેતા હતા દીકરો તો બહુ પરોપકારી અને મહેનતું હતો ડાયો હતો આ હસ્તીબેન જેવો આખો દિવસ ખેતરમાં મજૂરી કરે અને મોડી સાંજે ઘરે આવે ગામના લોકો તેનાથી ખૂબ ખુશ હતા હવે અચાનક એવું બન્યું કે એક ભયાનક રાક્ષસે ગામ ઉપર આક્રમણ કર્યું રાજ્ય ઉપર આક્રમણ કર્યું <laughs> અને એના આક્રમણથી ચારે બાજુ હાહાકાર મચી ગયો હો ભાઈ બધા લોકો ઘર બાર છોડીને ભાગવા લાગ્યા ભાગવા લાગ્યા રાજા જેવો રાજા પણ એ રાક્ષસના ત્રાસથી રાજ્ય છોડીને ભાગી ગયો બોલો લોકો તો ડરના મારા જ્યાં જગ્યા મળે ત્યાં સંતાઈ જવા લાગ્યા ગામના બધા માણસો ભાગી ગયા બાકી રહ્યા માત્ર ઘરડા માજી અને એમનો આ દીકરો એમણે ગામ પણ ન છોડ્યું કે ઘર પણ ન છોડ્યું હવે એક દિવસ સમાચાર આવ્યા કે રાક્ષસ આ ઘરડા માજી અને એના દીકરાનું ભોજન કરવા માગે છે એમને ખાઈ જવા માગે છે માજી તો થરથર ધ્રુજવા લાગ્યા એના દીકરાએ કહ્યું માં તું ગભરાઈશ નહીં હું રાક્ષસને હરાવીને જંપીશ હું રાક્ષસને હરાવીશ બેટાની વાત સાંભળીને માં વધારે ગભરાઈ ગઈ એણે પૂછ્યું બેટા તારી પાસે તો કોઈ હથિયાર પણ નથી તું એકલો એ ભયાનક રાક્ષસ સામે કેવી રીતે લડીશ દીકરાએ કહ્યું માં તું ચિંતા ના કરીશ હું એકલો નહીં લડું દીકરાની આવી વાત સાંભળીને એનો આવો આત્મવિશ્વાસ જોઈને માએ કહ્યું જા બેટા ઈશ્વર તારી મદદ કરશે તું જીતીને જ પાછો આવજે બીજા દિવસે દીકરો ઘર છોડીને રાક્ષસને મારવા ચાલી નીકળ્યો એના હાથમાં એક નાનકડી લાકડી હતી ચાર રસ્તા આવ્યા એટલે લાકડી લઈને એની ધાર કાઢવા બેઠો અને એમાંથી ભાલું બનાવ્યું જે લોકો એને જોતા એ પૂછતા અરે ભાઈ આ ચાર રસ્તા પર આ શું કરે છે હમણાં રાક્ષસ આવશે તો ખાઈ જશે તને ભાગી જા પેલા યુવાને કહ્યું રાક્ષસને મારવા માટે લાકડાની ધાર કાઢું છું તમે મારી મદદ કરશો બધા એની વાત સાંભળીને ભાગી જતા ના રે બાપા રાક્ષસ તો અમને મારી જ નાખે ને કોઈ એની સહાયતા માટે આગળ આવ્યું નહીં કોઈ એની મદદ માટે આગળ ન આવ્યું હારી થાકીને એ તો જંગલના રસ્તા તરફ ચાલવા લાગ્યો ગાઢ જંગલની વચ્ચે એને નાગોના રાજા નાગરાજનો ભેટો થયો નાગરાજે તેને અહીંથી પસાર થવાનું કારણ પૂછ્યું યુવાને રાક્ષસને મારવાની વાત કરી એટલે નાગરાજ તો ખૂબ પ્રસન્ન થયા અરે વાહ આની હિંમત તો કેવી પડે બાકી એમણે નાગોની આખી સેના એની સહાયતામાં મદદ માટે મોકલી આપી હો પછી તો હસ્તીબેન આ યુવાન માણસ થોડોક આગળ વધ્યો ત્યાં એને મોટા અંકોડા વાળો વીંછીઓનો રાજા મળ્યો લોકો એને બિચ્છુ રાજા કહેતા બિચ્છુ રાજા બિચ્છુ રાજાને યુવાને પોતાની આપવીતી સંભળાવી બિચ્છુ રાજા પણ આ યુવાનના સાહસ પર ખુશ થયા તેણે પણ પોતાની વીંછીઓની સેના યુવાનની મદદ માટે મોકલી યુવાન જંગલમાં થોડોક આગળ વધ્યો ત્યાં એને મધમાખીઓની રાણી મળી યુવાને પોતાની વાત કહી મધમાખીઓની રાણીને એટલે રાણીએ ઝેરી ડંખવાળી મધમાખીઓની સેના યુવાનને મદદ માટે મોકલી બોલો રસ્તામાં એને શિયાળોનો સરદાર મળ્યો એને પણ મદદ કરવાની ખાતરી આપી ધીમે ધીમે સેના મોટી થવા લાગી રસ્તામાં ચાલતા ચાલતા ઊંટ હાથી ભેંસ ગાય બળદ સુવર ગધેડો અને વાંદરા જેવા પ્રાણીઓ પણ એની સેનામાં ભળીને રાક્ષસને મારવા ઉપડ્યા બોલો લ્યો રસ્તામાં મરચાનું ખેતર આવ્યું લાલ લાલ મરચા જ્યાં જુઓ ત્યાં લાલ લાલ મરચા મરચાની રાણીને ખબર પડી એટલે તે પણ પોતાના મરચા સાથે સેનામાં જોડાઈ ગઈ યુવાન પોતાની ચિત્ર વિચિત્ર સેના લઈને રાક્ષસ તરફ કૂચ કરવા લાગ્યો આગે બઢો આગે કદમ આગે બઢો આગે કદમ એના હાથમાં ધારદાર લાકડી હતી રાક્ષસ નદીને પેલે પાર મોટા પહાડ ઉપર રહેતો હતો નદીનો ધસમસતો પ્રવાહ જોઈને સેના તો રોકાઈ ગઈ નદી કેવી રીતે ઓળંગવી એનો બધા વિચાર કરવા લાગ્યા ત્યાં જ હાથીઓ નદી કિનારે રહેલા મોટા મોટા ઝાડ ઉખેડીને નદીમાં નાખવા લાગ્યા બીજા જાનવરો એના પર માટી નાખવા લાગ્યા અને ધીમે ધીમે ધીમે ધીમે નદી ઉપર પુલ તૈયાર થઈ ગયો બોલો આખી સેના પુલ ઉપરથી નદી પસાર કરીને સામે કાંઠે પહોંચ્યા થોડી વારમાં તો રાત પડી ગઈ ચારે બાજુ અંધારું છવાઈ ગયું અંધારું ઘોર અંધારું ઘોર કાંઈ દેખાય નહીં એવામાં સેનાને મદદ કરવા અંધારામાં ટમટમતા આગ્યા આવી પહોંચ્યા બોલો આજ્ઞાના પ્રકાશની મદદેથી પ્રકાશના સહારે સહારે સેના આગળ વધવા લાગી આગ્યા તો ચમક ચમક ચમકતા હોય ને પછી તો સેના પહાડ ચડીને કિલ્લા સુધી જઈ અને પહોંચી ગઈ કિલ્લાના તોતિંગ દરવાજા બંધ હતા રાક્ષસ ગાઢ ઊંઘમાં સૂતો હતો એના નસકોરાનો અવાજ છેક દૂર સુધી સંભળાતો હતો કિલ્લામાં પ્રવેશ કેવી રીતે કરવો એની બધા ચિંતા કરવા લાગ્યા એટલામાં નાગરાજની સેના હતી ને નાગોની સેના એ કિલ્લાની દિવાલ ઉપર ચડીને લટકવા લાગી દૂધી અને તરબૂચના વેલા પણ દિવાલ ઉપર ચડી ગયેલા એની મદદે આખી સેના કિલ્લાની અંદર જઈ પહોંચી શિયાળે કિલ્લાના બધા દરવાજા ખોલી નાખ્યા બધા સાપ ઊંઘતા રાક્ષસને વીંટળાઈ વળ્યા હો મીછીઓની સેનાએ એને ભારે ડંક માર્યા મરચાની સેના હતી ને એ તો રાક્ષસની આંખમાં જઈને પડી <laughs> રાક્ષસ તો બિચારો વેદનાથી બૂમો પડવા લાગ્યો અરે બચાવો બચાવો મને મારો નહીં બચાવો ઘોડા ગધેડા અને બીજા પ્રાણીઓ પણ આ વિરાટ કાંઈ રાક્ષસ ઉપર તૂટી પડ્યા પેલા છોકરાએ ધારદાર લાકડીથી રાક્ષસનું પેટ ચીરી નાખ્યું ભાઈ અને રાક્ષસના તો ત્યાં જ રામ રમી ગયા આખા રાજ્યમાં રાક્ષસના મોતના સમાચાર ફેલાયા સૌના આનંદનો પાર રહ્યો નહીં હો હસ્તી બેન રાજ્યના બધા લોકોએ ભેગા મળી અને આ યુવાનને રાજગાદી ઉપર બેસાડીને રાજ્યનો નવો રાજા બનાવ્યો નવો રાજા ગરડા માજીને રાજમાતા બનાવવામાં આવ્યા તો ભાઈ હવે રાજ્યમાં કોઈનો ભય રહ્યો નહીં આ મા દીકરાને રાજ્યની પ્રજાએ શાબાશી આપી <laughs> તો હસ્તી બેન આવી હતી આ નવા રાજાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ને આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ જલ્દી જલ્દી આવી જજો પાછા આવજો